જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ જે જે નમિનાથ ભગવાન પાસે પાડ ઉપર જયા એમના પગ બધા બધા પગ હરખા છે ને બધા એના ગરબા નથી ગાતા ને બહુ થઈ ગયું બસ શું બોલો છો એટલે સમજી ગયા દત્તાત્રેય શું છે દત્તાત્રેય શું છે જે દાદા ભગવાને આપણને બધાને બનાવ્યા છે એ શુદ્ધાત્મા ભગવાન દત્તાત્રેયની ગાદી ઉપર પ્રજ્ઞાની બેસીને આ મન વચન કાયા જે બધાને દે દેવા માટે આવી છે દઈ દેવા માટે એના માટે આપણાથી દેવાતું નથી કશું તે બધું દેવાઈ જાય દેવડાવી દેશ બધું દત્ત રાત્રે મનથી વચનથી કાયાથી યોગ ત્રણ યોગથી દત્ત દેનાર ત્રણેય યોગે કરી દાવ પધાર સાહેબ અને જુઓ મહાત્મા આવું શું થયું અચ્છા હા વાંધો વાંધો નહીં વાંધો કરે કરે કરે કરે પાછળ બેસીશ આ માઇક આપો ને આવ્યું છે તો શું જરૂર પછી લઈશું નરસિંહ મહેતા પ્રભાત્યા સમાધિ સમાધિ થઈ હતી કે નહીં તને હે સિમનદાસ સ્વામી તો બહુ દેખાયા કરે તને બિના પ્રકાશભાઈને એકલા મૂકી નહીં નથી આ પણ કહ્યું સાહેબ અચ્છા તો ત્યાં તે વખત જમાનો હશે શું ગુંજતું હશે આ આજથી કેટલા સાતસો વર્ષ થયા લગભગ બોલો નરસૈયો રાત રહે જાહ રે રાત રહે જાહ રે પાછલી ખટઘડી રાત રહે જાગરે સાધુ પુરુષો કે છે પાછલી ખટઘડી તો આ બધા સાધુ નથી બધા મુનિયો નથી આ બધા હે મુનિયો નથી ખાલી પુરુષો જગ છે બેનો મુનિયો નથી બધી મૂલ્યો છે બધી મૂલ્યો સાધુ પુરુષ ને સુઈ ન રહેવું સાધુ પુરુષ ને સુઈ ન રહેવું નિંદ્રાને પર હરી સમરવા શ્રી હરી એક તું એક તું એમ કહેવું આપણે આપણી ભાષામાં મૂકી દેવાનું બધા હોય તેને જોગ સંભાળવા ભોગ્યા હોય તેને ભોગ તજવા વેદ્યા હોય તેને વેદ વિચારવા વૈષ્ણવ હોય તેને કૃષ્ણ ભજવા શું સુકવિ હોય તેને સદગ્રંથ કરવા સદગ્રંથ બાંધવા શું કવિ હોય તો આપ આપ તો શું કવિ ઉપર તો કવિરાજ બાંધવા દાતાર હોય તેને દાન કરવું પતિ પતિવ્રતા નારીએ કંઠને પૂછવું કંઠ કહે તે તો ચિત્ત ધરવું કેમ હશે નથી ધરતી ચિત્તમાં આપણે આપના ધર્મ સંભાળવા કર્મનો મર્મ લેવો વિચારી નરસૈયાના સ્વામી ને સ્નેહથી સમજતા નરસૈયાના સ્વામીને સ્નેહથી સમરતા ફરી નવ અવતરે નર ને નારી ફરી નવ અવતરે નર ને આ નરસિંહ મહેતાના બધા પ્રભા ત્યાં છે અહીંયા આજથી સાતસે લગભગ વર્ષ પાગર નરસિંહ મહેતા આ ભૂમિમાં થઈ ગયા અને અહીંયા નાગર કોમના ખાસ મુખ્ય બધા અહીંયા વસતા બધી પ્રજા વસતી અને એમાં નરસૈયા આવ્યા અને બધી પ્રજાને કોઈ તરછોડેલા હતા એમને વાલા કરાયા કોઈને થયા તો નહીં જોકે છતાં હવે નાગર થઈ અને ડેઢ વાડે જઈ શું કહ્યું અને બિચારા કહેતા હતા અમે હું શું કર્યું તમને આ લાવો ના મળે તમે કશું નથી કર્યું તમને પહેલો લાવો મળવો જોઈએ પછી નાગર સાહેબ મોટા ખરા ને અમારું અપમાન થઈ ગયું તો કે તમને નાક બહાર મૂકીએ એ પ્રગત એ સવારના પળમાં માણસ કે એ ભજ્યા પભાત્યા ખાય બધા પ્રવત્યા જેવા આપતા પુત્રો ગયા છે બધા પ્રભાત ફેરીએ બહુ ફર્યા છે ખિસ્સીભાઈ સાહેબે ફરાય છે બધાને એમને શરૂઆત કરાવી ગરબા પાછું દરેક દરેકને કૃષ્ણ ભગવાન તો જોઈએ ને કૃષ્ણ ભગવાન એક જ તે બધાને ક્યાંથી પહોંચી વળે કવિરાજ પણ છતાંય બધાનો અનુભવ થયો કે મારી માં કૃષ્ણ ભગવાન છે મારા બધા લે તમે કેમ પૂછતા હો છો મંદિરમાં આ પ્રભા કે બહુ ગમે છે બહુ ગમે છે એ ગયા જ કરતા ઘરમાં ચાલ્યા જ કરે તો સાહેબ આ કરી આપણે હમ સાહેબની ઈચ્છા છે કે આ છવ્વીસમી જાન્યુઆરી છે એટલા માટે છવ્વીસમું જે છે ને આમાં પ્રભાતિયું એ બોલીએ આપણે જે તમે જગત ગુરુદેવ જગદીશ ને જે ગમે જગત ગુરુદેવ જગદીશને એ તળો ખર ખરો ફૂંક કરવો ગમે શું કહે છે જે ગમે એટલે તને તને જે ગમે જગત તે ગુરુદેવ જગદીશને ગુરુદેવ જગદીશને જે ગમે તે ગમાડ તે તણો ખરખરો ફોક કરવો અને તારો જગતનો ખરખરો છે બહુ ખરખરા બહુ અત્યારનું અહીંનો અહીં એવું છે કે શું બોલો બોલો સાહેબ અરે બહુ મજા આવે છે બોલો બોલો લગભગ બધા આ સાંભળ્યું હસ્તી હશે નરસિંહ મહેતાનું આ ભજન છે હવે એકચ્યુઅલ આપણે એનો સૂક્ષ્મ અર્થ આપણે તારવી શકશું તદ્દન એ સાચા સંત થઈ ગયા સંતોને કોઈ પંથ વાળા કે આવું કંઈ ના હોય જે આ સવારના પ્રભાતિયા જે નરસિંહ મહેતા સવારે નવા જતા તે એ દામોદર કુંડમાં ત્યારબાદ પ્રભાતિયા દાદા છે જે અમિત માર્ગ કે ભક્તો એ ઈશ્વરને કરતા માનીને આવા ભજનો લખે કે ભગવાનને જે કહેવું એમાં પછી આપણે પોતાનો કોઈ વિકલ્પ કરવો નહીં સંતમાં હા હવે અચ્છા આપણો ચિંતવ્યો અર્થ અત્યારે ગાડીની નીચે બિડાડું કે ઘણી વાર હોય છે પણ ચાલતા નથી કચરાઈ જાય છે પણ પેલા કૂતરા ચાલતા ને આખું ગાડું સિન્સિયરલી ઓનેસ્ટી છે મારી તો છે ને આપણે પહેલી ભરતની કાળા પહેલા સેન્ટરમાં ચાલે ને એ બહુ સિન્સિયર કે આખું ગાડું હું ચલાવું છું કેવું અરે કેટલું આટલું મોટું ભાર પણ ઈ અજ્ઞાનતા છે એટલે ભક્તો પોતાને કહી ગયા છે બધું હું કહેતા હતા કે એને પોતાને જડી દીધું આ દક્ષિણાને સુશ્રી મંડા કુદરતી રચના છે જેનો કોઈ બાપોએ રચના નથી અને તે વ્યવસ્થિત છે આનો આખો સારાંશ ત્રણ કડીનો એક વાક્યમાં દાદાએ આપણને આપી દીધો સૃષ્ટિ છે સર પોતાની જેની સાથે પોતાને બનતું હોય તે પીવા દે બાકી મારી નાખે દાદા કેવું સમજે પોતાથી બનતું નથી આ બધું દાદા કહેતા કે પાપ અને પુણ્યનો હિસાબ જે છે ને આવી રીતે શરૂઆતમાં બાજુબાજ ગુનેરો એકાઉન્ટિંગ નથી એ કહી દેશે નહીં આ સુંદર વણાટ વણાટવાળા વણિક શેઠિયાઓ બધા શું કરે પાપને ખરીદી લે પાંચ રૂપિયાનો પાપ કરે એટલે પંચાણું રૂપિયા કરી નાખે એટલે બાદ બાકી થઈ જાય તો વાણી આમ એવા હોય પાંચનું નો એનો બી હિસાબ આવે આ કેમ આમ થાય ભાઈ જરા બિલેસ કરો ને એટલે માણસથી ઉપજતું હોય તો કોઈ દુઃખી ન રહે પોતાના મિત્રોને જીવવા દે બાકીને બધા મારી નાખે પણ મળતું નથી તો પછી રાય ને જો પોતાનું ચાલતું હોત તો પછી રાજા કે રંગ હોય ને બધા સરખા જ હોય ને પણ ત્યાં કંઈ કર્મનો હિસાબ છે એની પાછળ ભવન પર ભવન પર પોતાથી થતું હોય તો બધા પોતપોતાના બંગલા બનાવે ને તો એક ઝૂંપડામાં એક રાજવીરમાં હું કેમ છે પછી આખું એક બહુ વિધાન છે કરી બહુ સુંદર એમના અનુભવનો અદભુત ખાસ કરીને આ કાળમાં મનુષ્યોમાં પછી પછી ખાસ કે ધીરજ ક્યાં રાખવાનું ઋતુ ફૂલ આપે લતા કેરી ઉનાળામાં જ મળે એ તમે શિયાળામાં માગો તો ના મળે એમ ઋતુ લતા પત્ર ફળ બધું એના યથા સમય જ આપે છે જે સમય સમય પણ માનવી મૂખ મન વ્યર્થ શોચે Deva કર્યા તો ખરા પણ જેને નૈવી ભગવાનના નવ વાગે દર્શન થવાના તેને નવ વાગે થયા દસ વાળા દસ વાગે થયા ને એમાં જ્યારે નવે થયા અમે પુરુષાર્થ કર્યો જ નહીં મેં જે કહ્યું એ બધા દર્શન પામ્યા ને એમ જે ભાગ્યમાં જે સમય જે લખ્યું ઈચ્છતો હોય કે એ સાચું બીજા ખોટા છે અહીંયા જગતના બધા ધર્મો અટકી જાય છે આ વસ્તુ પર કહ્યું મન વચન કર્મથી આપમાં બી સાચું ને બીજા ખોટા એને લીધે આ જગતમાં ધર્મના ઝઘડા છે બધા શું પણ છતાં કે કે સુખ સંસારે મેં કરી માનજો સુખ માનજો Krishna શક્તિ અદ્ભુત અદ્ભુત અદ્ભુત હતી જુગલ કર આપણને ભક્તિ જોઈએ હજી એને મુક્તિનો માર્ગ મળ્યો નહોતો અંદર શોધખોળ બધી હતી પણ મુક્તિ કેમ મળે એ નથી ખ્યાલમાં હતું બધું પણ હજી અનુભવમાં આવતું નહોતું જય બહુ સુંદર છવ્વીસમી જાન્યુઆરી છે આપણા સુરેશભાઈ સાહેબને લાગ્યું છવ્વીસમું કોઈ વાત જેવું બોલો હજી એક એનો વૈષ્ણવ એનું જે દરેક પ્રાર્થના સભાઓમાં અથવા ક્યારેક બી રાષ્ટ્રીય કોઈ એવા જાય ને મોટા તો આ ભજન અવશ્ય વૈષ્ણવ જન તો તેને કહીએ બધા દુનિયામાં બધાએ સાંભળ્યો છે બધી પ્રાર્થના સભાઓમાં હોય છે એનો મિનિંગ એટલો સરસ છે એમાં આપણા પાંચ મહાવ્રત બધું આવી જાય છે બધું વૈષ્ણવ જન તો તેને કહીએ પાણ વૈષ્ણવ જન તો તેને કહીએ અત્યારે અત્યારે તમારો બધો પુણ્ય એવું વધી ગયું છે કે તમને પેપર આપે ને તો જ ગાઈ શકો છો પણ અમે દાદા ભગવાનના વખતમાં હું એક નોટના કાગળમાં ગાતો અને બધા શાક ગાતા માઇક બાઇક કાંઈ હતા નહીં અમારી પાસે એટલે પૈસા જ સુધા એટલે આ સાંભળીને ગાવાનું છે ગાવાથી ગુણ પ્રગટે એટલે ખાલી સાંભળતો તો શાંતિ થશે એ ગુણ પ્રગટાવો તો સાથે ગાજો વૈષ્ણવ જન તો તેને દ્રષ્ટિ હોય તો જ વંદી શકે ભૂતગલ દ્રષ્ટિ હોય તો ના વંદી શકે કોઈને અને કોઈની પણ નિંદા ન કરે મન અને કાશ એટલે કાશલી લંગોટ બ્રહ્મચર્ય વાણી લંગોટ અને મન નિશ્ચળ રાખે કોઈ પણ સ્ત્રી સામે ખરાબ નજર નહીં હોય એની વાચ કાચ મન નિશ્ચળ રાખે વાચ કાચ નિકાલ પોતે આત્મામાં હોય તો થાય ને સૂક્ષ્મ મિનિંગ બધાના આવા થાય સમગ્રષ્ટિ આવી ગયું પાંચ મહાવ્રત બધા આવી ગયા Yeah. દર્શન થાય તો આપણા એકોતેર કુળ તકી જાય બધાનો મોક્ષ થાય અને એ એકોતેર કુળના કોનામાં હતા એ હવે આપણે કહીએ છીએ ભણે નર દર્શન કરતા આજે છેલ્લી લાઈન આવીને એ સ્વરૂપ કોનું હતું ભણે નરસિંહો તેનું દર્શન કરતા ગાયું ને એ ગુણવાળી વ્યક્તિ આપણી સામે આવી ગઈ આજે તે વૈષ્ણવ સ્વજન દાદા ભગવાન see her માટેનું નથી આખું વૈશ્વિક જન કેવો હોય આદર્શ સજ્જન કેવો હોય એના ગુણ હતા એ દાદા ભગવાનમાં આપણે બધા જોયા પછી સત્સંગમાં આપણે શરૂઆત હતી ને શરૂઆત હતી આપણી શરૂઆતમાં પદ લખાયેલા હતા પછી એક વખત એક જેનું માનસિક મારા મનમાં થઈ ગયું કે આવું કેમ કરે છે એટલે દાદા મારી સામે આંખ કાઢી આમ પછી બોલ એટલે કેમ કરે છે આવું એવું આપણે આવી જાય ને સમૂહમાં તો આવું ઘણી વાર પેલા વિધિ માટે પડાપડી કરે આપણને આપણને પાછળ બેસવાનું કે આવું કરીને તરત થાય તો ખરું ને દાદા કે सकल जगत निर्दोषित सर्वाज्ञाते સકળ જગતમાં मा सहो निर्दोषिત દેખે રે ઓ નથી બોલ્યા લાઈન પછી મને કે તું સર્વજ્ઞ કરતા ડાયો કેમ એટલે ગાઢ કાપવાની યોગ્ય કેવું કેવું આમ સ્મૂથલી કહી દે સહજ પૂરણ તત્ક્ષણ નીકળી જાય સચ્ચિદાન કવિરાજ નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જય જયકારો એ બે પ્ર- ત્રણ પ્રશ્નો પૂછ્યા છે બેને લઈએ આપણે દાદાજી પુરુષાર્થ में वर्तमानता कैसी आवे कैसे आवे वह हमें समझाइए दादाजी मेहरबानी करके समझाइए पुरुषार्थ में हमें जो पुरुष धर्म प्राप्त किया है पुरुष धर्म हमें ये कपड़े होते हुए भी पुरुष धर्म प्राप्त किया है तो वो पुरुष धर्म से हमें पुरुष स्वभाव से जीना है पुरुष स्वभाव से जीना है और व्यवहार में मैं पिंकी हूं बोलना है बोलना है और जहां तक पिंकी अर्थात प्रकृति का साथ रहता है हमेशा वहां तक ये हिंदी में भी बोलते हैं कि आत्मा केवी है ऐसी है ऐसी बोलते हैं देखो ऐसा केवी बोलते हैं वो व्यवहार से बताया है क्यों के प्रकृति के साथ हम आ जाए प्रकृति से मुक्त होना वही मुक्ति है और पुरुष पुरुष स्वभाव में परम स्वरूप से पुरुष हो जावे वो आखिर हमेरी ध्येय है और धारणा मेरी ही रहती है और इसीलिए हमें ध्यान धर्म स्वरूप से आज्ञा धर्म स्वरूप से और आज्ञा धर्म में जो बाधा डालने वाली सभी व्यवहार की परिस्थितियां आती है उसमें हम वो बाधा डालने वाली परिस्थितियों को बाधा नहीं डालने देते उसके सामने खाली देख लेते हैं तो देखते ही वो समझ जाती है कि उनकी गलती से हम आए थे वो गलती उसने सुधार ली चलो हम निकल जाए चलो हम निकल जाए देखने से ही खाली तो इस ढंग से पुरुष स्वभाव से जीना पुरुष का जीवन प्रकृति के साथ वो वर्तमानता है हुँ? और जो आज्ञा धर्म है पर पिंकी और स्व शुद्ध आत्मा और बीच में अज्ञा धर्म से हम जीते रहते हैं वहां व्रत मानता है तनिक भी ऐसे गए तो बॉर्डर हम्म, वॉर शुरू नहीं चलने चाहिए तो इतना जापता रखना बिल्कुल हम्म, अहिंसक पूरा अहिंसक स्वभाव से हिंसक तू तो भूपत भाई की बच्ची है दोनों आए हैं अकेली अच्छा दूसरा प्रश्न हो तो समझ में आ गया दूसरा प्रश्न दृष्टि निर्बल क्या रे कब दृष्टि निर्बल कब શું લખ્યું છે થાય કબ हुए दृष्टि निर्मल कब हुए और किस ढंग से हुए वो दादाजी समझाइए दृष्टि निर्मल खुद की दृष्टि से व्यवहार दृष्टि की आज्ञा धर्म से शुद्धात्मा दृष्टि के साथ अर्थात उदिव्य दृष्टि के साथ होते हुए हम हमसे रहने से वो हमेरी व्यवहार दृष्टि में निर्मलता आती जाती है अर्थात उसमें जो दोष दर्शिका थी वो निकलती जाती है क्योंकि हमारी दृष्टि में वो दृश्यमान हो गया दूषिता और वो आपो आप विदाई ले ली उन्होंने और इतने इतनी मात्रा में हमारे अंदर निर्दोषता आती है वो व्यवहार से है इसीलिए बोला बताया दादा भगवान ने कि दृष्टि के दृष्टि का व्यवहार है और व्यवहार दृष्टि की आज्ञा हमें मिली है वो हमारी दृष्टि में निर्मलता लाती है शुद्धात्मा दृष्टि के कारण और हमारे कार्य का, काम बनता जाता है और जो बाहर दोष दिखाई पड़ते थे बाहर नहीं दिखाते वो बाहर जो हमें दिखाया है वो हमेरा ही कारण है और इसीलिए हम देखते ही वो समझ जाते हैं तो उसको समझ में आ गया चलो हम चले जाए तो वो भी मुक्त हो जाती है तो दोष वाली दृष्टि उसकी मुक्ति हो जाती है और हमें निर्दोषता प्रदान होती है हा? पीछे उसका नाम क्या उनका गुरु तेरा तेरा गुरु का नाम क्या पंकज पंकज तेरा गुरु है ना हाँ तो गुरु में तू दिखाई पड़ेगी तेरे को तू दिखाई पड़ी तेरे को ये आंखों से नहीं ये दिव्य दृष्टि से समझेगी नहीं तो पंकज को मालूम नहीं पड़ेगा कि मेरे के अंदर वो पिंकी खुद को देख लेती है ऐसा कैसा बन सकता है साहब हम्म? वो पंकज तो बहुत बहुत है अच्छा <laughs> हो गया आगे तीसरा डिस्चार्ज और डिस्चार्ज स्वरूप से कैसे हम जी सके डिस्चार्ज को डिस्चार्ज स्वरूप से हम कैसे जी सके ऐसा प्रश्न है उनका तो डिस्चार्ज को हमें हमारी दी दृष्टि से वो जो हम अनजाने से चार्ज हो गए थे वो हमारे सामने आया हमें हमारे निकल जाने के लिए वो डिस्चार्ज के समझ से स्वरूप से आ गया तो हम देख लेते हैं कि हमेरा चार्ज किया हो डिस्चार्ज हो रहा है किसी का डिस्चार्ज नहीं हमेरा ही डिस्चार्ज है कोई किसी को डिस्चार्ज चार्ज कर ही नहीं सकता खुद से ही चार्ज होता है और उसका खुद का ही डिस्चार्ज होता है संबंध में रहना है फिर भी ऐसा ही है और सबसे बड़ा संबंध तो पिंके का है तो दूसरा संबंधी तो आवे कहाँ आवे कहाँ समझ गए चलो गाठानी साहब कहाँ गए हाँ कुर्सी कुर्सी હમણાંથી પ્રમોશન પડી ગયું તમને પ્રમોશન ના તમને તકલીફ હોય તો બેસો ને તો અહીંયા જ આવી જાઓ સુરેશભાઈ જોડે છો તમે આવશો ને થઈ બેસી જશે પ્રભુ આવો મોકા ક્યાં મળે એ नमो वितरागाय दादा भगवान ना सिम जय जयकारो जय सच्चिदानंद ये तो उनका सभी प्रकार से कोई भी कागज पर आ जाता है तो उनका लोगो बन गया है लोगो बन गया है जैसा वो दुबे साहब का लोगो था जेल में से लख- लिखते लिखते क्या लोगो था आप नहीं अपने अपने उनके शिष्य है निमेश जयमेश आनंद जी એટલે सबसे ऊपर इंटू इन्वर्टेड कॉमा लिखता था सर्वप्रथम हम भारतीय है ये उनका लोगो बन गया था तो पार्लियामेंट में कोई महात्मा ऐसा निमित्त बन के भेजे तो क्या हरकत है सभी पार्लियामेंटेरियन को ये देना चाहिए और स्पीकर साहब सो दो उसमें क्या हरकत है और राज्यसभा में ही दे दो कौन करेगा वो काम हो जा अभी तो बहुत साधन हो गया है लेने का नरेंद्र भाई आप करो ने हैं भेज दो ने પીછે પાર્લામેન્ટ ચલાવો અચ્છા એમ એમને એમને પાંચ એક બે ત્રણ ને ચાર પૂછ્યું છે લઈએ આપણે હમ. પૂતગલ પ્રકૃતિ અને છૂટા પડેલા ધીરુભાઈ ત્રણેય એકાર્થવાચી છે કે જુદા જુદા અર્થથી છે આ એકાંત એકાંત પડે નથી અનેકાંત પડે છે સ્યાદવાદ પડે છે ત્રણેય અને એટલા માટે દરેક એકબીજાનું ઓળખાણ આપણને સમજણ પડે પૂતગલ પ્રકૃતિ અને છૂટા પડે ધીરુભાઈ એટલે પૂતગલ સ્વરૂપે પ્રકૃતિ ધીરુભાઈની છે તે ધીરુભાઈ સારી રીતે એ ઐક્ય ભાવે એક એકાકારે એ એકાકારે થાય એ આજ્ઞાધર્મનું કામ છે આજ્ઞા ધર્મ આપણને અંદરથી મન વચન કાયાની કારણ ઐક્યતા સર્જન કરતું જતું જાય છે એનો પુરુષાર્થ શું કરે છે કારણ ઐક્યતા ત્રિયોગની તો આજના કેટલા યોગથી પાડીએ છીએ ત્રિયોગથી જ છે હા માથું પાડવા ના દે પણ આપણે એ માથાને માથાનું ચલાવાય ના દઈએ ચલાવવા દેવાય કઈ રાશ મગજ પાછું એ મગજ મારીને ક્યાં પડવું આવે કૈલાસ સાઉથ આફ્રિકાથી ઊભી બેન અમારી આ ઉષાબેન આવી છે સાઉથ આફ્રિકાથી સ્પેસિફિકલી આ જાત્રા માટે અને એને એટલો બધો અનુભવ થયો છે ગજબનો કે એને ખ્યાલ નહોતો હું જાત્રાએ જઈશ હવે તારો અનુભવ કહી દે બેન બોલવાનો આપો શરમ આવશે ભૂલને આવે ચંદ્રકાંતભાઈ ની ભાણી મારે શું આપણે બેન સિસ્ટર ફોઈની દીકરી મોટા આપણા મળી ફોઈ હતા ને તે સૌથી મળી નહીં આપણે કહું ભાઈ કહું ભાઈ મોટા કવિરાજ મોટા હતા ન્યાયમૂર્તિ સંકિતાએ મહાત્માઓને હૃદયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું આપ સર્વના સર્વોત્તમ પ્રસંગો મારા ઉત્કૃષ્ટપણે સ્મરાગન થઈ મને મોક્ષ જવા શક્તિવંત બનાવો શક્તિવંત બનાવો શક્તિવંત બનાવો મને જ્યારે ખબર પડી કે જાત્રા જાય છે અને મેં મારી જિંદગીમાં કોઈ જાત્રા કરી નથી તો મને પહેલી વાર એવું થયું કે જાત્રાએ જવું પણ પછી અમેરિકાથી નીકળી ત્યારે જ ખબર પડી એટલે સાઉથ આફ્રિકા ગઈ તો ત્યાં આગળ મને વિઝા મળવામાં બહુ જ પ્રોબ્લેમ હતા કારણ કે એક તો હું યુગાન્ડા બોર્ન બીજું ઇન્ડિયામાં રહી ત્રીજું અમેરિકન સિટીઝન રહી અને ચોથું રિલેટિવ પરમિટ ઉપર હું આફ્રિકા ગઈ એટલે ઇન્ડિયન વિઝા મળવામાં બહુ જ પ્રોબ્લેમ કર્યા એ કંઈ મળે નહીં એ કંઈ બાજુનું આવી કહેશે જો અનુભવ એનો અને પછી એક થયો થયું એવું કે દોડાદોડ બહુ થઈ ગઈ ઇન્ડિયન એમ્બેસીએ ફાઇનલી બહુ જ પ્રોસેસ કર્યા બહુ સ્ટેપ મારી બહુ એફિડેવિટ કરાવ્યા બધું કરાવ્યું ફાઇનલી કે છે વિઝા આપીએ છીએ અને વિઝા મૂક્યા મોકલ્યા અને એમાં મારો પાસપોર્ટ ના મોકલ્યો અને મારી એક વાગ્યાની ફ્લાઇટ હતી અમે એમાં એજન્ટ કહે છે કે બેંગલને બાને લઈને તું જાગે છે અને હું માણસને મૂકું છું અધવચ્ચે ગયા તો કે તમે ઘરે પાછા જાઓ વિઝા નથી આવ્યા અને ત્રેવીસમી તો આપણી જાત્રા નીકળવાની અને સંજોગો એવા ભેગા થાય કે આપણા બાળકો હોય હરેક દીકરી છે એને બધા સંજોગો એવા ભેગા થઈ ગયેલા કે એ પણ એક સકંજામાં આવી ગઈ એટલે કે છે કે મમ્મી આ બધું બહુ બહુ થઈ ગયું છે પછી એજન્ટનો ફરી ફોન આવ્યો રસ્તામાં કે સાત વાગ્યાની ફ્લાઇટ છે તમારે જવું છે એટલે મારી દીકરી એવું કહ્યું કે ના હું ડિસિઝન નથી લેવાની મારી મમ્મી ડિસિઝન લે એટલે મેં કહ્યું કે કરી દે બુકિંગ જે થવાને છે થશે જાત્રા નીકળી જશે તો નીકળી જશે પણ કરી દે બુકિંગ એટલે ઘણી બધી તકલીફો પછી આ એક વિઝા મળ્યો પણ જિંદગીમાં કોઈ જાત્રા જ કરી નથી તો આ એક મારું એવું માનવું છે કે કુદરતના નિયમમાં નક્કી જ કરેલું હતું મારા માટે ત્યાં ગિરનારને ચડવાનું અને પરમ પૂજ્ય દાદાજીના સાનિધ્યમાં રહીને આ સત્સંગો આટલા બધા મહાત્માઓનો મને સંગ મળે મહાત્માઓનો મને સત્સંગ મળે દાદાજીનો સત્સંગ મળે આપતા દર્શન થાય એ મારો મને બહુ જ અભોભાગ્ય લાગે છે અત્યારે કે મારા જીવનમાં કારણ કે આફ્રિકામાં કોઈ મહાત્મા આપણા નથી સાઉથ આફ્રિકામાં જોનિસબર્ગમાં પણ બધા મહાત્માઓને યાદ કરીને આ ફાઇલ નંબર એક સત્સંગ કર્યા કરે છે એટલે આ જીવનમાં એક મોટો અનુભવ થયો કે મને અને મારી દીકરી એવું કહ્યું કે ગમે તે થાય મમ્મી તું જા કે છે જાત્રા છે એટલે તું જા હથપગ ચાલે છે તો તું જા પછી મેં કહ્યું ના પણ બહુ સંજોગો ભેગા થયા છે ના જવાય તો કંઈ નહીં કે ના પડતા જવાનું છે એટલે આ સંજોગ બધો સરસ ભેગો થઈ ગયો અને બધાના મને આશીર્વાદ મળે એ મારી ખૂબ જ ખૂબ જ પ્રાર્થના છે બધાને કે અનેક સમયે મહાવીરે ક્ષેત્રે જવા માટે હિમનલાલ સ્વામી ભગવાનના દર્શનથી મને ખૂબ જ ખૂબ જ આશીર્વાદ આલો કે એક સ્થિરતા મારા જીવનમાં અને ક્યાંય પણ સહેજ પણ હલે નહીં એવી મને શક્તિ આપો શક્તિ આપો કવિરાજ માગે નહીં કવિરાજ પણ કવિરાજ આપ મને જરૂર શક્તિ આપો અને શક્તિ પ્રદાન કરો કે એક ક્ષણ પણ અંદર સ્થિરતા હાલે નહીં અને દાદા ભગવાન સતત નિર્દિશાસન રહે અંત સમયમાં વિદેવ ક્ષેત્રે સિમંદર સ્વામી ભગવાનના દર્શને જતા સુધી ક્યાંય પણ કોઈ પણ સંજોગો આવે એમાં આખા બ્રહ્માંડના વિતરાક શાસન દેવીઓ નિષ્પક્ષપાતી શાસન દેવીઓ રાજીવો રહે જય સચ્ચિદાનંદ ભગવાન તનુ દાદા અસીમ જે જયકાર અને એમના આશીર્વાદ માગું છું કે મને મારી સાથે ને સાથે રહે જય જય સચિન ત્યારે ભૂલી જવાય છે ત્યારે ભૂલી જવાય છે જરાય જરાય બહુ જ બહુ જ બધા કાનુ દાદાએ કહ્યું હવે પછી તમને બહુ જ અનુભવ થશે ગુરુ એમાં પણ મને અત્યારે શ્રીમંદર સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવના દર્શન એ બધા જ વહેલી સવારે સ્વપ્નમાં થયા છે અને એમના બધા સરસ અનુભવ પણ થયા છે બે ઉભા રહો જરાક ઉભા રહો બધા દર્શો આપતો પુત્રો કવિરાજ વડીલો મહાત્માઓ બધા યાત્રાર્થીઓ આપણે આટલા બધા સંખ્યામાં ભેગા થયા છીએ આજે આ યાત્રામાં આવા પરમ પવિત્ર તીર્થ ઉપર આવ્યા છીએ એમાં આમનું તપશ્ચરણ આખી જિંદગી તપશ્ચરણથી અંતરથી ગઈ છે એક હરફ મોડેથી નીકળ્યો નથી એવા તપ આવ્યા છે આખી જિંદગી અને કોણ જાણે શું જાદુ લઈ રહી તો અસ્થિ નસ્તી રહી પાછી આ હકીકત છે રસિકભાઈ સાહેબ કઈ ગયા અમારા આજે નથી અમેરિકામાં પેલો સપોર્ટ એમને જબરદસ્ત બહુ કવિરાજ આમના અનુભવોની પુસ્તક નીકળે ને મહાત્માઓને બહુ જ ઉપયોગી અને સુંદર બહુ સરસ નીકળે અનુભવની તો એક વખત એક વિનંતી કરું તો માનીશ તું તો એને કાગળ મળે ને તો મનતા જેવું હોય લખ લખ કરી નાખજે ને અનુભવો બધા જાત જાતના બધા જ બધા જ હા આવી સમજી ગયા સચ્ચિદાનંદ ખૂબ આશીર્વાદ આ પેલું બરોબર છે હવે એક ઐક્યતા આજ્ઞા ધર્મ આપણને મન વચન કાયાની એકતા કરાવનારી છે અંદરથી અંદરથી એટલે કારણના ભાગમાં કારણમાં સર્જન થાય નહીં અને કાર્ય સ્વરૂપી એકતાવાળું દેહ મળે નહીં આપણને અને અંદર આપણો જેટલા અંશે આજ્ઞાને સિન્સિયર અને ઓનેસ્ટ રહ્યા બિલકુલ સ્થિરતાએ કરીને તેટલા અંશે આપણું એ ચરમ દેહનું નિર્માણ સર્જન થઈ રહેલું છે હવે આ એક ભાવમાં કોઈને ના થાય કોઈને બે ભાવ થાય ત્રણ બધું બધું ત્રણ ભાવ કહે છે દાદાએ કહ્યું છે એટલે ગણતરીની વાત નથી આ પણ આસન્ય ભવ્યતાની વાત છે એટલે દેવચંદજીએ કે કોઈ ગાયું છે બહુ સુંદર કે તેમ ભવિજન સહજ ગુણ હોય શું કહ્યું છે કે સાહેબ તમને ખ્યાલ છે ઉત્તમ નિમિત્ત સંયોગી રે એટલે કે પહેલું પહેલું આગળ સિમિલી છે એની મધુ માલતી ચંદ્ર છે ચકોર એ અનુભવ સરસ છે તેમ ભવિજન ભવિજન એટલે આ નિકટ ભવી એકદમ જ નિકટ ભવી જાણે હોય અમુક આ દુકડો જ રહ્યો આવ્યો મોક્ષ આચરણ લાગે કારણ કે પોતે મોક્ષરૂપ છે એટલે મોક્ષ સમજો તેમ ભવિ એને ઉત્તમ નિમિત્ત સંયોગી રહે તો અમને કંઈ ખ્યાલ નહોતો એમ આવી શકશે તો બધી રીતે સંજોગો અવરા હતા આમ કેટલા સવરા થઈ જાય છે જોયું હા એટલે આ આપણી ભવિજન્યતા ભાવિ બહુ સમજાયું આ તો આપણે એમાં જૈનોનું એક સ્તવન છે બહુ સુંદર સાહેબ આ કારણ સર્જનો છે આપણા અત્યાર તો ક્યાંથી હોય એટલે દાદાએ કહ્યું કે તમારું આજનું મન વચન કહેવાનો યોગ એકાત્મ યોગે નથી એટલે અમે જેની ભજનાથી અમારે અંદરથી જ્ઞાન ખુલ્લું થયું આવું અને અક્રમ સ્વાન અક્રમ અક્રમ સ્વરૂપે આવ્યું અક્રમ ડિરેક્ટ બધાને લાભ મળે અને તે પણ વ્યવહારિયાઓને એમાં આપણે મન વચન કાયાના યોગના બહારના જે કાર્ય સ્વરૂપે મળ્યા છે તે એક એકતાએ કરી મળ્યા નથી અમે જેની ભજના કરીએ તમે એની પાસે કરાવજો એટલે આ સત્સાધનો આપણી પાસે આવ્યા સત્સાધનો આ અદ્ભુત ત્રણ મંત્રોની સુંદર એમનું આ કુદરતમાં માણસ જાતિને સારા ભારતવાસીઓને ભેટ મળી છે અને આ ક્ષેત્ર સારા ભારતમાં આ ત્રણ મંત્રોનું પ્રતિક સ્વરૂપે છે વ્યવહારમાં પણ જોઈ શકો છો બધા જ વ્યવહારમાં પણ જોઈ શકો છો અને બધા જ બહુ સુવેરથી એ નથી બહુ સરસ રીતે છે આવું કોઈ જગ્યાએ મળશે નહીં તમને આ ક્ષેત્ર ખાસ આ ભૂમિ એટલે નમસ્કાર વિધિ પણ એની પાસે કરાવવી પડે ફાઇલ પાસે ત્રિમંત્રો બોલાવવા પડે નવ કલમો બોલાવી પડે બોલ તારા માટે તું એકાત્મા યોગ્ય નથી એટલે બોલ એટલે અંદરથી તને એકાત્મા યોગનું બધું આનાથી ભાવનાથી તેને થયા કરશે તે આ દ્રવ્ય સ્વરૂપ અને એકાદ વગર એકાત્મ વગરનો યોગ છે તારો એને બેલેન્સિંગ કરશે થોડું અને આ બેલેન્સિંગ થશે તેનાથી આજ્ઞાધર્મ સરખી રીતે પડાશે એટલે સત્સાધન અમે મહાત્મા થયા જ્ઞાન મળ્યું અમને સાધનની જરૂર ના હોય દાદા ખેર જરૂર કહ્યું છે એવું કે તને આપીશ બધું આવી ગયું છે પણ એવું રહી શકાતું નથી તકલીફ છે બધાને પણ આવે છે એટલા માટે ફાઈ પાસે આ કરાવવું જ પડે ફાઈ પાસે આ કરાવવું પડે અને પરિશ્રમ નથી કહેવાતો પરિશ્રમ નથી કહેવાતો અને શ્રમણતા કહેવાય છે સર અને શ્રમણતા એટલે આપણે બહુ શ્રમ કરેલો એનો થાક લાગેલો થાક ઉતારવો શ્રમણતા એવું જ છે આ બધું એટલે નવ કલમો છે એ એની પર ફાઇલ પાસે છે અસીમ જે જે કારો બોલાવાય છે બધા સમજો બધી જ રીતે સત્સાધનો સત્સાધનનું આ કાળમાં એટલું બધું ભેટ પ્રદાન છે બધા દાદા ભગવાન થકી એટલે જ્ઞાન એમાં નરું જ્ઞાન જ છે નરું જ્ઞાન છે જો બધા એટલે જેમને જ્ઞાન નથી ને બધાને પાછળથી અને હવે સત્સાધનો એનો જ આખો માર્ગ છે અમથા દાદા ભગવાને છેલ્લું આ નવીનાનંદ સ્વામીજીને તૈયાર નહોતા કે જાઓ કોઈ આવે ને જાઓ એને ક્લાસમાં પાછી બાજુ રૂમમાં ક્લાસમાં લઈ લેવા એ બસ સત્સત સાધનો જ કર્યા કરે છેલ્લે છેલ્લે આ બહુ કર્યું છે તારે કેટલા વખતથી કર્યું એમની જોડે હમ કેટલા વખતથી એટલે આવું છે કે સમજ્યું ને બાકી એકાર્થ વાંચી તો અત્યારે આ દેહથી તો કેમ કહેવાશે આપણાથી પણ આજ્ઞાધર્મથી જરૂર છીએ અને આપણી દિવ્ય ચક્ષુતિ તો છીએ જ ને એટલું જ છે બધા સ્વઅર્થી થયા છે સ્વઅર્થી અને બધાને એ જ અર્થથી જોઈએ જ છીએ એમના સ્વના પડે જોવાય જ છે ને આપણાથી એટલું જ છે આંખોથી જુદું પડે પણ આ આજ્ઞાથી પછી ધીમે ધીમે હરખું થતું જાય સમ્યકતા આવતી જાય દ્રષ્ટિમાં બીજું જ્ઞાન પછી આ ત્રણેય ડિસ્ચાર્જ જ છે એવું છે ને જ્ઞાન હોય કે જ્ઞાન ના હોય આપણને પ્રાપ્ત મન વચન કાયા છે તે ચાર્જ થયેલી આપણી પરિસ્થિતિ એને આ ડિસ્ચાર્જ સ્વરૂપે જન્મવું પડે છે કારણ કે જે ભરાયું છે એને ખાલી થવું ઘટે નહીં તો આખી દુનિયા ગંધાઈ ઉઠે કેટલું બધું ગંદુ ના થઈ શકે નહીં આવું આટલું વિજ્ઞાન આટલું પ્રકાશ પામ્યું છે કેટલી ચોખ્ખાઈ સ્વચ્છતા બધી સાધનો આટલું થયું છતાંય કહે છે કે બહુ ગંદુ છે કે છે જાન ત્યાં જુઓ આનું આ જ છે કે છે હવે મહાત્માઓને સૂગ નથી ચડતી મોઢે નથી જતો ખાસ નથી ચડતા હજુ પેલું આગળનું હોય તો થઈ જાય જરા હમ દાદા કે છે દાદરથી અમે જઈએ સાંતાક્રુઝ તો કોઈ વખતે ટ્રેનમાં જવાનું થાય તે વચમાં બહુ સુગંધવાળું ભાગ આવે <laughs> થોડે આગળથી જ ચાલુ થઈ જાય બાંદરાની ખાડી અને જે ચાલુ થાય બધું હે પણ દાદાને કોઈ બાબતોમાં જોયું છે બધું શું એ ગંધના જાણકાર જ રહેલા છે કેવું સરસ રીતે રહ્યું છે એમને બધું બધી જ રીતે એટલે જ્ઞાન પછી આ ત્રણેય ડિસ્ચાર્જ છે એ તો આપણ જ્ઞાન પછી ડિસ્ચાર્જ એટલે કે નિર્જરા સ્વરૂપે ડિસ્ચાર્જ છે અને કવિરાજે એને મહાનિર્જરા સ્વરૂપે ડિસ્ચાર્જ કહ્યું છે એ નિર્જરા છે છતાં જે નિર્જરા છે નિર્જરા છે તે જ ક્ષણે ત્યાં પાછું પરિશ્રવે છે તેને જ્ઞાન નથી એને બાકી કુદરતી પણ તો નિર્જર થતું જાય છે પરંતુ તે જ ક્ષણે પરિશ્રવે છે એટલે આશ્રવે છે એ જ્ઞાન ના હોય તો બને હા સવાસો પરિસવા એ સુરસિંહના એટલા અદ્ભુત વચનો છે અદ્ભુત વચનો છે એટલે આપણા માટે નિર્જરા સ્વરૂપ છે મહાનિર્જરા મહાનિર્જરા તો આ છેલ્લા એકાદ દિવસ બે ભવ હોય તેને જ હોય બીજા ના હોઈ શકે પદ દાદાનું આપણે કવિરાજનું જે આજે તૈયાર થયું છે અદ્ભુત થયું છે પછી જોઈએ આપણે ત્રીજું આ ત્રણેય જોવાથી અને તપ ધર્મથી જ જશે હા આ બે જણો પુરુષાર્થ છે જોવાનો અને જે તપસ્ચરણ આવે છે તેને તપ્યા વગર તપવા ફાઇલે તપવા દેવી ફાઇલે તપવા ના દઈએ તો પછી આપણે તપસ્વી કેમ ના કહેવાઈએ હમ તપ તપ આ અંતર તપની વાત એવી સુંદર છે દાદાએ ખુલ્લી કરેલી આજે દાદાને મળ્યા છે તે નેવું પંચાણું ટકા જેટલા જૈનેતર છે બોલો જૈનેતર છે હે પરંતુ બધા આગમો એમને સહેજ થયા જુઓ એ આગમના સ્વરૂપે નથી વાત કરતા આપણે પરંતુ એમની દ્રષ્ટિમાં એવું બધું સમજ્યા એટલે આ તપ અંતર તપ આજ્ઞા એ ધર્મ આજ્ઞા એ તપ એ તો બધા શાસ્ત્રોનો ભારતના બધા શાસ્ત્રોનો સાર છે અને બીજા બધા ઇતર ધર્મોમાં ભારત સિવાયના દેશોમાં એમાં એમની ભાષામાંથી છે ભાષા બધાની હરખી છે તપની પરંતુ માન્યતા હરખી નથી શું કોઈ બોલો બધામાં હોય જ તો પણ માન્યતા હરખી ના હોય એ તપ તપના પ્રકારમાં એ છેલ્લામાં છેલ્લું તપનો પ્રકાર આ ભારત ભૂમિમાં જ હોય જે માહિર ભગવાનને હતું તે આપણને મહાત્માઓને મળી ગયું આજ્ઞા ધર્મમાં જ દાદાએ મૂકી દીધું બધું એટલે હવે કઈ જશે ભાઈ હે ફાઇલ તપ કરાવશે કંઈ જશે કંઈ એવાય એમની છટકી જવાનો રસ્તો આપ્યો હતો ને હવે અરે છટક બારી ખોરી કરે તો બુક ભારે કહેવાય એવું ખોરી તો કાઢો ખોરી કાઢો કંઈ છીડું હોય તો દાદા એવા તો સજળ બમ કરી દે બધાને ખરું નહીં એટલે જો અથિને તપ એટલે આજ્ઞાએ ધર્મ અને આજ્ઞાએ તપ બંને છેલ્લું પૂદગલ દિવ્યતા જે કે પૂદગલ દિવ્યતાને કેમ અને ક્યારે પામી શકે પૂદગલ અત્યારે આપણા મહાત્માઓને બધાને આપણને બધાને સમયે સમયે દિવ્યતા પામી જ રહેલું છે કારણ કે આપણે આપણને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત છે એ દિવ્ય દ્રષ્ટિથી એ દિવ્ય દ્રષ્ટિએ કરીને આપણા મૂળ દર્શન ગણથી ગુણથી જોવાતા જોવાતા એ દિવ્યતા પામતું જાય છે દિવ્યતા એ આપણે કોઈના એનાથી પુરુષા એટલે દેહ પુરુષાર્થી નથી થતી પરંતુ દિવ્યતા દિવ્ય દર્શનથી જ થાય બીજી રસ્તો દિવ્યતા ઉદ્ગ્રહ સમજે એ તો આપણે મહાત્માઓને જ આ વાત લાગે છે એટલે લોક જુદું અને અલૌકિક બે લોક જોડે જોડે નોખું નોખું રાજ સમજાયું દાદા કહે છે અમે આ વર્લ્ડમાં છીએ અને વર્લ્ડની બહાર છીએ અને બહાર રહીને અમે આખા વર્લ્ડનું જેમ છે તેમ જેને સમજવું હોય એને વર્ણન કરી શકીએ છીએ જે રીતે સમજવું હોય એ રીતે એટલે દાદા ભગવાનની ભૂમિકા કેવી કેવી ભૂમિકા જેમ છે તેમ હા વિશ્વ માટે ત્યાં કેટલી મથામણો થાય છે એટલી બધી સમજ્યું એવું આ મહાત્માઓને દર્શન દ્રષ્ટિ ખીલે છે તેમ તેમ અંદર સમજાતું જાય ચાલો જય સચ્ચિદાન થયું શું છે ઓલું કોને આપ્યું હું લખું છું હા અશ્વિનભાઈ પ્રજાપતિ અશ્વિનભાઈ અ, તમે અચ્છા અચ્છા શું શું અટક શું તમારી હા પ્રજાપતિ સારું हाँ जय सच्चिदानंद पूज्य दादाजी कहते हैं आत्मा ये शरीर ये आत्मा ये शरीर से छुटका छुट्टा हो जावे कब जब दूसरी योनि में प्रवेश पाता है तब कहीं थी आत्मा दूसरा शरीर में जा प्रवेशता है तभी ही पहला शरीर छूट जाता है और जीव शरीर वगैर बिना रही रही रहा नहीं जाता जीव से शरीर होना ही है વગર રહી શકતો નથી शरीर वगैर रही सकतो भटकती आत्मा कहाँ से आती है और भूत योनि है वो कैसी आत्मा है तो ये आपका प्रश्न ये है आपने वाणी से पढ़ा होगा और जीवन मृत्यु का उसमें जो भी आपको पढ़ा है आपने उसमें से आया है और ये मृत्यु के समय कैसी परिस्थिति होती है जीव की तो ये बताया है और जीव बिना शरीर रहता ही नहीं अगर शरीर से छूट जाता है और ये विश्व में है संसार में है तो उसको भटकता आत्मा बोलते हैं भटकता आत्मा उसको शरीर है लेकिन वो सूक्ष्म शरीर है क्या सूक्ष्म शरीर और सूक्ष्म शरीर को भी आहार होता ही है लेकिन वो आहार ले नहीं सकता सूक्ष्म शरीर जैसा शरीर ग्रहण करता है नहीं ले पाता इसलिए वो जिसके साथ संबंध है ऋण अनुबंध है उसके जहाँ जहाँ है उसका समय आता है तो चलो मुझे यहाँ से उनके मार्फत से मैं आहार ले लूँ तो इस किस में जाके आहार ले लेता है और जो शरीच है उससे आहार लिया जाता है वो उसको बहुत जरूर आहार लेता ही जाता है उसको मालूम नहीं पड़ता कि मेरे से ज़्यादा आहार निकल निकल जाता है बहुत पर ऐसे बहुत जूझ है बुद्ध जूझ में समझे उससे घबराना नहीं है वो भी शरीर है लेकिन जिसको संबंध में है ऐसा ही है लेकिन संसार में कई कई मान्यताओं से क्या ज्ञान नहीं है ज्ञान है इसीलिए अंधश्रद्धा से बोलते हैं उसको हुँ? हम्म? खुली आंखों से अंध स्वभाव से जीते हैं सभी लोग हुँ? हम्म? वो समझ में आवे तो तो काम बन जाए तो प्रगति में लग जाए हुँ? तो ये आत्मा बिना शरीर रह सकता नहीं इसीलिए मरण के समय ये देह छोड़ ये एक जो समय यहाँ से देह से निकलता है तो दूसरा देह उसको प्राप्त हो जाता है और यहाँ से वो प्राप्त होते ही यहाँ से निकलता है उसके बिना नहीं निकलता और कभी उस आखिर के समय में उसका चित्त में वो इतना चिटक गया तो वहाँ से छूटता है वहाँ शरीर मिलता नहीं है और निकलता है तो सूक्ष्म स्वरूप से भटकता है इतनी बात है बस इतना हो गया यही है ना अच्छा अच्छा पूज्य दादा ही कहते हैं आत्मा ये शरीर से अच्छा इसके पाछे हाँ यहाँ है अच्छा ज्ञान के मार्ग पर धर्म नीति कृतज्ञता कृतज्ञता है हाँ, कर्म ये सभी अच्छा शुष्क क्या જીવનમાં જ્ઞાન આવ્યા પછી ધર્મ નીતિ ભક્તિ બધી જ વાતોમાં શુષ્કતા આવી જાય શુષ્ક શુષ્ક हाँ शुष्कता आ जावे ज्ञान में रहने के बाद बात આ વાતોમાં શુષ્કતા ના આવે એટલા માટે આપણે શું કરી શકીએ हाँ, ऐसी सूक्ष्मता जीवन में न आवे उसके लिए क्या किया जाए तो ज्ञान आपको ज्ञान मिला है वहाँ बैठे हैं हाँ? ના બાકી છે જ્ઞાન લેવાનું પણ બે વર્ષથી આ સંસ્થાથી જોડાયેલો છે એટલે સંસ- સત્સંગમાં આવો છો આ સત્સંગમાં આવું છું બે ઠીક છે ઠીક છે તો જ્ઞાન તો મળ્યું નથી ત્યાં સુધી આ પ્રશ્નનો બધું સરખાઈ નહીં આવે તમને એટલે જ્ઞાન મળ્યા પછી જ એનો ઉત્તર મળે તમને પોતાને ઉત્તર મળી જશે હા એવો સંજોગ હોય ત્યારે આપતા પુત્રને જણાવવું અને જે એવો યોગ હશે બાજશે ત્યારે બોલાવી નડિયાદના અહીં આપણે રાખજો તમે એ તમારું કામ અને એમને સાથે રહીને હા હું થઈ જશે જાઓ કવિરાજ પદ ચાલે હવે દસ મિનિટ છે આપણી પાસે હાજી હરીશભાઈ હરીશભાઈ આપ આવો આવો સાહેબ એટલે એમ કેવા માંગે છે અસંતોષ થી દુઃખ છે Hey. દાદા આજ અનુભવ થયો છે બહુ જબરદસ્ત અનુભવ થયો જરૂર અને મેં આપતા પુત્ર તો છે જ પણ આજે દીકરા તરીકે લઈ લઉં છું થયું એવું દાદા કે ડોલીમાં ઉપર ગયો અને ડોલીમાં ઉપર જઈને દોડતો દોડતો પહોંચી તો ગયો નેમિનાથના ભગવાનના દર્શન પણ થયા પછી દર્શન કરીને બહાર આવ્યા ત્યાં બધા મહાત્માઓ બેઠેલા હતા તે લોકો ચા નાસ્તો ને બધું દસ દસ બાર બાર ચા બધી પીધી મનમાં પણ એમ થયું કે આજે તો જામી ગઈ ભગવાનના દર્શન અને સાથે સાથે આ ચા નાસ્તો અને ખિસ્સામાંથી કે પૈસો કાઢવાનો તે પછી તારા ડોલી કરી તારે મને થયું મનમાં કે ચઢવા માટે જો જરૂર પડે તો કરીશ પણ આવવા માટેના કરવાની જરૂર નથી થોડા પૈસા બચે એટલે એટલે પછી હું ઉતરતો ઉતરતો નીચે આવતો હતો આ હકીકત છે દાદા મને ખબર છે આ બાજુ તે ઉતરતા ઉતરતા મેં જોયું તો એટલી બધી ઊંચાઈ પર મને લાગ્યું કે હું પહોંચી ગયો છું તો મને થયું મનમાં કે મહાવિદ્ય ક્ષેત્રને હું જ્યાં છું ત્યાં બહુ ડિસ્ટન્સ નથી અને નીચે ઉતરતા પગથિયા ઘણા એટલા નતા એટલા બધા પગથિયા હતા એટલે મેં કીધું કે મારી પાસે બે ચોઈસ છે એક તો નીચે ઉતરું કાં તો ઉપર એટલે મને મનમાં થયું કે ના આ વિચાર બહુ ગંભીર છે હવે વિચાર કરતો કરતો જોતો હતો ત્યારે ખબર પડી કે પગ લથડિયા કરે છે ઉતરતો હતો એટલે એટલામાં સંતોષભાઈ મારી પાછળ હતા તે એમણે ત્યાંથી કવિતા લલકારી વાત વાતમાં વાત નીકળી છે એટલે પછી હું ઊભો રહી ગયો ઊભો રહી ગયો અને જેવા એ પાસે આવ્યા એવું મેં એમને કીધું મારે બેસવું પડે એવું છે તે બેસવા ગયો ત્યાં નીચે પડી ગયો આ પણ હકીકત છે તે પડી ગયો તે એમણે તરત જ મને હાથ આપ્યો અને મને એ કર્યું તેમાં બીજા ચાર પાંચ મહાત્માઓ પણ આજુબાજુ આવી ગયા અને પછી એક મહાત્મા કહેવા લાગે કે ભોગવે ની ભૂલ એટલે મેં કીધું અત્યારના તો મારી સ્થિતિ નથી આ બધી જ્ઞાનની વાતો કરવા અને એક જ જણાએ નાની વાત નથી કરી એ સંતોષભાઈ મેં કીધું આ આપતા પુત્ર છે હાથ તો પકડ્યો છે મારો પણ હવે એક બે તો ઠોકી મારશે પણ એમને જ્ઞાન વાત નથી કરી બેઠો મને બેસાડ્યો ત્યારે મને મનમાં થયું કે આ કદાચ જવાનો સમય હશે એટલે મેં તો પેલું કવિ આપનું પદ જે છે ને છેલ્લી ઘડી નહીં આવે તો તોફાન મચી જશે તોફાન મચી જશે ગાવા લાગ્યો પણ પગ મને હેરાન એટલા બધા કરે કે અહીંયા તોફાન કરવા જેવું છે આ પગ જ એવા થથરે છે કે તોફાન કરવા જેવું છે નહીં એટલે એમને મને પૂછ્યું કે એક પીવું છે કીધું આ અત્યારના સ્થિતિ જોઈને મારી સ્થિતિ જોઈને એ પોતે કેટલા હાજર છે વર્તમાનની અંદર અને એમણે લીંબુનું પાણી મંગાવ્યું લીંબુનું પાણી મંગાવીને મને પીવડાવ્યું પછી મને વિચાર આવ્યો કે કદાચ શુગર ઓછી થઈ ગઈ એ બધો વિચાર કરતાં કરતાં પણ મને મનમાં થયું કે આ શરીર સાથે હું ઉપર ચડ્યો છું પણ દાદા પેલું આપણે કહીએ છીએ ને કે શરીર છતાંય શરીર ભાવે વિચરો તેને આ શરીર ભાવ દાદા હમણાં ને હમણાં આપો આ ચડવો ઉતરવાનું મને છોડાવી તારે અશરીરી ભાવનો મને મિનિંગ એકદમ ઉતરી ગયો એકદમ ઉતરી ગયો કે અશરીર ભાવે શું હા વિચરે તને સર્વજ્ઞ હવે આવું બધું કરતા કરતા કરતા મને થયું મનમાં કે આ ઘરવાળા છે કઈ ડોલીમાં ડોલતા હશે ખબર નહીં એટલામાં એમની ડોળી બાજુમાંથી પસાર થઈ દાદા એમણે મારી સામે નજર પણ નથી નાખી છે અને ડોલતા ડોલતા એવા નીકળી ગયા બાજુમાંથી કીધું આ મારા જ ઘરવાળા મને કામમાં આવ્યો નથી આ એક જ એક જ જે છે એ કામમાં આવે તો મને મનમાં થયું કે દાદા ને યાદ કરો ને દાદા આવી જાય તે દાદા કે કંઈ નવરા બેઠા છે તે કે આવી જાય એટલે તો કદાચ જે આપતો પુત્રો છે ક્યારે કામમાં લાગે આપણને ખબર નથી એટલે મારું તો બધાને એમ કેવું છે કે એકાદ આપતો પુત્ર આગળ પાછળ રાખજો મને કહે છે કે હોય છે એટલે મને તરત જ થયું કે સંતોષ ભાઈ આપતો પુત્ર જે છે એમાં સાચી તારા આવે તો આ જે પગ છે અને તારે એક નાની વાતો બાજુ પર મૂકીને મને લીંબુનું પાણી પીવડાવ્યું એ પણ તારા મારી કાળજી લીધી એમણે એમ કરતા કરતા કરતા નીચે ઉતર્યો અને ઉતરતા ઉતરતા એમણે જે મને હાથ આપ્યો છે છેક સુધી પકડી રાખ્યો છે હવે કીધું તમે આગળ નીકળી જાઓ ને આપતા પુત્ર છે એટલે આપણને મનમાં એમ થાય એ આગળ નીકળી જાય તો સારું શું એ તો મોક્ષે જાય પહેલા એ એવું થયું નહીં દાદા એમણે હાથ પકડી રાખ્યો કીધું આ એવા આપતપુત્ર છે કે મોક્ષે જાય એવા નથી સાથે લઈ જાય એવા છે એટલે મને થયું કે આ દાદાના આપતપુત્રો કેવું પડે અને બધા અમુક તો બ્રૌડ ઉંમરના થઈ ગયા છે પણ આ બીજું આ મને જ્યારે જ્યારે જોઉં ને ત્યારે અહીંયા પાછળ બેઠેલા હોય ત્યારે બીજું આ નાનો છોકરો શું કરવાનો પણ આજે સાચે હકીકતની અંદર છેક મને નીચે સુધી લઈને આવ્યા મારું જેકેટ પેકેટ બધું મારી સ્થિતિમાં જય સચિદાન દાદાજી એમનું મોટાપણું છે એમનો અનુભવ છે અને એમને એમનો અનુભવ સરસ કરાવે છે શુદ્ધાત્મા પત્ન એમનો એવું છે અને એ તમને જશ આપે છે એમ હરીશભાઈ એ વાત કરી કે આજે મને આજે મને સમજાઈ ગયું કે ક્રમિક માર્ગ કેવો છે ને અક્રમ માર્ગ કેવો છે જો આ પગથિયે પગથિયે પગથિયે પગથિયે કેટલા પગથિયે બીજું મને અક્રમ માર્ગ અને ક્રમિક માર્ગની એકદમ ચોખ્ખાઈ થઈ ગઈ છે બીજું હવે મને ચડવા ઉતરવાનું કશે રાખવું નથી આ અક્રમ નામ મળ્યો છે તો છેક સુધી અક્રમ માર્ગ રહેવું છે પગથિયે પગથિયે લથડાય એવું છે ખોટો નથી પણ અક્રમ માર્ગ માટે તો જે લોકોને મળ્યો છે એ લોકોને તો પેલા ઘડિયાળ લાગે ને દાદા જય સચિદ જય સચિદ બીજી વાત એમણે એ કરી કે હું આપતો પુત્રોને તો બહુ વખતથી ઓળખું છું પણ આજે મને ખબર પડી કે આપતો પુત્રોનો પ્રેમ પણ શું છે એમ એ ના હોત અમે અને કે કે જે રીતે રહ્યા એ હરીશભાઈ તરત આવીને મને વાત કરી કે નિમેશભાઈ આજે હું જે રીતે આવ્યો છું ચડી તો ગયો ડોલીમાં ગયા ઉતરતા મારા પગ મારે ન ચલાવવા હોય તો આગળ જતા હતા અને મને ખબર જ નથી કે હું ઉતરું છું કે ઊભો છું પણ એમને થયું કે આ વસ્તુ એટલે દાદા ભગવાન અને આ વિજ્ઞાનની આજે મને કિંમત એવી રીતે સમજાઈ કે બહુ સહેલાઈથી મળેલી વસ્તુ એની કિંમત થતી નથી દાદાજી અને જ્યારે આવું થયું ત્યારે ખબર પડી કે અમને જે દાદા મળ્યા એ કેવા મળ્યા એમ હરીશભાઈનું કેવા મળ્યા આટલા આટલા પગથિયા ચડીને નેમિનાથના દર્શન કરવા અંબાજીના દર્શન કરવા આટલા પગથિયા ચડવા પડ્યા અને દાદા આપણા ઘરે આવીને દર્શન આપી જાય છે પ્રકાશભાઈ આ ભવ્યમાં પ્રદૂષણ મુક્ત વાતાવરણ છે આટલી શાંતિ સ્થિરતા ને ફ્રેશનેસ મેં પોતે કેટલા વર્ષોથી નથી જોઈ પવિત્ર ભૂમિ પ્રકાશભાઈ ધન્ય છે હા વાત એ ઉપયોગ રાખો અને દાદાજી જે રીતે આ વખતે જાત્રામાં જે ગોઠવણી થઈ પ્રકાશભાઈ મુખ્ય નિમિત્ત અને જાત્રા સાથે જે સત્સંગનું જે આયોજન થયું દાદાજી ગમે તેવું અંદર આગુ પાછું થયું હોય સત્સંગમાં આવીને ચોખ્ખું કરવાનું સમ થઈ ગયું સમ થઈ ગયું દાદાજી જેમ કે દાદાજી રૂમ રૂમ બંધ કરીને ગયા છીએ પણ કચરા પોતા કરનાર કચરા પોતા કરી જાય તો આવીને પાછું રહેવાય એમ જાત્રામાં જે કંઈ પણ ઊંચું નીચું થયું અહીંયા આવીને પાછા ચોખ્ખા થવાય છે એટલે દાદાજી આ જાત્રા આખી આખી જાત્રા દાદાજી આપણી મહાવિદે ક્ષેત્ર તરફની જાત્રા આખી ગણાય બિલકુલ કુલિંગભાઈ છે એ પ્રસાદીની વ્યવસ્થામાં દરેક પુલિનભાઈ એમના દીકરા કેટલી મહેનત પડે કેટલા વખતથી તૈયારી કરે છે કેટલો ટાઈમ લાગે છે બરોબર છે પ્રકાશ કેટલા મહિના લાગે છે છ મહિનાથી આગળથી આવે કેટલી વિઝિટ મારે છે ત્રણ વિઝિટ મારે છે તારે આટલી ગોઠવણી આપણા માટે તૈયાર મળે છે બધી બધાને મળીને બધાને પ્રેમથી જીતીને દાદાજી જનરલી એવું કહેવાય છે જૈનોમાં સંઘ એ પચીસમાં તીર્થંકર છે અને જે સંઘ જે વ્યવસ્થા કરે છે એમાં આખી કલ્યાણ ભાવના જ છે કારણ કે આટલા મહાત્માઓની વ્યવસ્થા સગવડ અને બધી રીતે આપણે જોડે રહીને અને દાદા આપણા સંઘમાં જૈન સિવાય બધા એટલે ચોવિયાર થઈ ગયા પછી પણ આપણને કે લાડુ ખાવો છે કારણ કે કોઈ પેલું નહીં નિયમ નહીં તેમ છતાં દરેક મહાત્માઓનો જે પ્રેમ પ્રકાશભાઈ કુલીનભાઈએ જે રીતે એમણે વિશ્વાસ જીત્યો ધન્ય છે પ્રકાશભાઈને કુલિનભાઈને અને સુરતના મહાત્માઓ દરેક સેન્ટર પરથી મહાત્માઓ દાદાજી સેવા આપી પ્રકાશભાઈના કહેવાથી પાંચ પાંચ જણા બધા સાડા ત્રણે દાદાજી આજે મારા ખ્યાલથી સાડા ત્રણ વાગે ચા મુકાઈ ગઈ હતી હા આજે અને એ સેવા પાછી પ્રકાશભાઈ દરેકને આપી દીધેલી હતી દરેક સેન્ટર પરથી આપેલી દરેક સેન્ટરના સેન્ટર પહેલા પર અને એ મહાત્માઓ પણ જે રીતે સેવા કરીને આ સંઘ કારણ કે કોઈ બીજું અહીંયા એનાઉન્સમેન્ટ નથી ફક્ત એનાઉન્સમેન્ટ શું કરશે આઠ થી દસ ગરબા આવતીકાલે સત્સંગ અને બપોરે સોમનાથની જાત્રા તેમ છતાં દાદાજી જે રીતે આખું સચવાય છે આ એક આપની હાજરી કવિરાજ સાહેબ અને દાદા ભગવાનની કૃપા ખરેખર મહાત્માઓ આખી જાત્રા કરીને નીચે ખૂબ ઝડપથી બધા દાદાજી આવી ગયા અને ઘણા બધાના અનુભવ પહેલી વારના એટલે હરીશભાઈ જ કહેતા હતા કે મેં આ પહેલી વાર અનુભવ કર્યો છે અને આ પહેલી વારના અનુભવમાં મને ઘણી બધી વાત મારી અંદર રમ્યા કરે ગુંજ્યા કરતી હતી દાદાની એટલે આ વાત માટે જય સચિદાનંદ મહાત્માઓ પ્રકાશભાઈ નરસિંહ નવનિત જીવ રૂપાંતર નરસિંહ Krishna રચી શિવ સંશોધક શિવ સંશોધક નરસિંહ મહેતાએ એવું લખ્યું હતું એમની પરોક્ષ ભક્તિ હતી કે નારાયણનો નામ હું લખ્યું હતું કારણ કે એ વખતે શોધક હતા પણ આપણે આપણે લખી નાખ્યું નારાયણનું ઐશ્વર્ય ફળતા Oh. Yeah. एक यहाँ पे अलवर के महात्माओं ने विनती की है कि दादाजी आपको हम मुमुक्ष महात्मा सौ सौ ज्ञान लेने की इंतजारी में है हिंदी भाषी शिविर 22 मार्च से 27 मार्च है केलनपुरी दादाजी तो वहाँ पे ज्ञान का सबको ताराचंद जी आप ध्यान में रखिए आपकी विनती को ये निवेदन आपका દાદાજી આ એક વાત અને બીજી વાત દાદાજી અમે દાદાજી હમણાં જુનાગઢમાં ગયા નરસિંહ મહેતાનો ચોરો એની પહેલા અમે દામોદર કુંડમાં ગયા નરસિંહ મહેતાના પછી નરસિંહ મહેતાના ચોરા જ્યાં હુંડી સ્વીકારી જ્યાં નરસિંહ મહેતા કાયમ ભજન ગાતા ત્યાં ગયા ત્યાંના પૂજારી અને એમના મિસિસ કુસુમબેન કે કુમુદબેન એ રોજ વિચાર કરે કે ક્યારે નરસિંહ મહેતા આવશે અને કે થોડા દિવસથી મને એવું થતું હતું કે નજીકમાં આવશે નજીકમાં આવશે ગઈકાલે અમુક મહાત્માઓ નરસિંહ મહેતાના ચોરે દર્શન કરવા ગયા તો કે તમે જેના દર્શન કરો છો એ તો અમારી જોડે ફરે છે અને દાદાજી આજે અમે ગયા તો એટલું એટલો બધા એ ગળગળા થઈ ગયા અને કે ચોક્કસ તમે નરસિંહ મહેતા છો કારણ કે તમે જે રીતે ગાઓ છો એમણે ત્યાં બે પદ ગાયા અને આ એમનું બહુમાન કર્યું ત્યાં એમના અસલ સ્થાન પર નરસિંહ મહેતાના ચોરાઓ અને ત્યાં જ ઊંડી સ્વીકારેલી પૂજારી પૂજારી ભાઈ ભાઈ બધીને આજે ફૂલ હાથ પહેરેવા ને એટલા ખુશ થઈ ગયા એનો ભાવ જુઓ તો આપણે આપણે ગદગદ થઈ જઈએ યુવા અને દાદાજી એમણે કહ્યું કે આપના મુખેથી ગાયેલી સીડી જો મને મળે તો એમ કે મારે હા એટલે મેં એમ કહ્યું કે દાદાજી આજે આઠ વાગે અવાય તો જરૂર આવો આપનું મંદિર બંધ થયા પછી તો મળાય તો અમે સીડીને આપી શકીએ ગરબા ગરબામાં બેસી આવશે તો ચાલો હા દાદાજી એ નરસિંહ મહેતાના અસલ સ્થાન ઉપર દાદા ભગવાન પોતે ત્યાં ગયા હતા અને ત્યાં પૂજારીએ કીધું મેં પિસ્તાલીસ વર્ષ પહેલા દાદા ભગવાનના દર્શન કર્યા છે હા પૂજારીએ કીધું મારે મધર બી કે દાદા ભગવાન અહીંયા આવી ગયા છે આવી ગયા છે ત્યાં અને ખૂબ એમને ભાવ